Da da da. બાબુ જયંતિભાઈ ને કૈલાસબેન પણ આવો તમે કૈલાસબેન છે જયંતિભાઈ નીચે રસોડામાં છે ભલે તો રવા દો વાંધો નહીં બોલાવશો નહીં તું મોટી દીકરી જૈમિની પ્રિયંકા પ્રિયંકા તો પ્રિયંકા નથી લખ્યું નામ તો પ્રિયંકા પછી આ જૈમિની શિવાંગી ના કશો વાંધો નથી આ તમે ત્રણસો બરોબર છો આના ચાર છે ને તો તમે પેલું બનાવ્યું એમને નહીં એ કોને બનાવ્યું એ ક્યાંના છે એ સુરતના છે પણ રહે છે ક્યાં તમે વડોદરા કહ્યું હતું ને જો આને કેટલી સમજ છે પિયર એ પિયર ના વડોદરાનું મને સરનામું આપજો દીપકાનંદજી ને આપી દેજો મહાત્મા છે ભલે કોણ છે હા હા અરે વન્ડરફુલ વન્ડરફુલ એનું પણ એનું ખાસ તમને ખબર છે ને એને ભેગા કરાવજો ત્યાં ચોક્કસ હા આ જુઓ એનું આ એને એની ચિત્તની દશા તે વખત જોજો કેવી એને કેટલી કમાણી કરી દીધી છે આપણા મહાત્માઓ આ તમે બધાએ કદાચ નહીં જોયું હોય પણ બધાએ દર્શન તમે બપોરે જમવાના ટાઈમે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે એને અડ્યા વગર દૂરથી દર્શન કરજો અડ્યા વગર એને અડશો નહીં બિલકુલ ગઈકાલે કર્યા દાદાજી બસ તો પછી બહુ થઈ ગયું આ જુઓ માણસ છે આપણે મનુષ્ય અને આપણું મનુષ્ય આ માથાનો ભાગ છે એનું એ પાછળ કે છે પાછળનો ભાગ એ આગળ એ આપણું ચિત્તની સ્થિતિ છે ત્યાંથી એટલે આપણા હોવાપણાની આપણે કેવી રીતે હઈએ છીએ તે એટલે આપણે ગમે તેવા હઈએ પરંતુ ત્યાં આગળ એ ચિત્ત એકાગ્ર થાય શું કહ્યું કેન્દ્રિત થાય એ આ બધામાં જેને જે ફાયું હોય એની કળા છે તો આપણને જેને જે ફાયું હોય તે એ રીતે થાય અને ઉત્તમમાં ઉત્તમ દાદા ભગવાનના અસીમ જય જયકારો છે સર્વશ્રેષ્ઠ આ કારને વિશે એટલે દાદા ભગવાન પોતે હાજર સ્વરૂપે છે એવી રીતનું એ અદભુત એમની આપણા અંદરના ભગવાનની જે દાદા ભગવાન સ્વરૂપ છે એમની એ કીર્તન દ્વારા અને ભક્તિ દ્વારા આપણી પોતાની જ અંદર પહોંચે છે એ ભક્તિ બહુ સરસ છે એના માટે જાઓ તમને આશીર્વાદ આ બધા કુટુંબ છે સુરતમાં ધજા બદલવાની સાલગીરી હોય છે દરો સાલ તે અગિયારમી તારીખે છે ને અગિયાર તારીખે છે ને દસમી તારીખે મંદિરોની પૂજા થશે દસમી દસ બપોરથી બધી પૂજાઓ થશે અને અગિયારમી એ પણ ત્યાં ખરી સિમંદર સ્વામીની નવ તારીખે કૃષ્ણ ભગવાન ની પૂજા થશે મંદિરમાં બહુ સુંદર પછી એ સિમંદર સ્વામી ભગવાનના અઢાર અભિષેક દસમી તારીખે સવારના એટલે આપણે બીજા મુહૂર્તે પૂર્ણ થાય પછી એક કલાકની બહુ અદભુત સુંદર પૂજા શિવ ભગવાનના મંદિરમાં થશે આ ત્રણ રીતે થશે અને અગિયારમી તારીખે વિજય મુહૂર્તે એટલે બાર વાગ્યા પછી પાંત્રીસ મિનિટથી ચાલુ કરશે ચાલીસ મિનિટે પૂરતી જશે બધી ખરું કે નહીં સાહેબ એ બધા જે આપણા આમંત્રકો છે તે વખતના નિમિત્તો છે આ કુટુંબ જયંતિભાઈનું એ બધા જ ત્યાં ધજા માટે જશે એ ઉપર અને એમની સાથે આપતા પુત્રો જ કરે હવે પવિત્ર પુરુષો છે બધા હા એટલે એ ખાસ એટલે તમે ખાસ વિનંતી કરજો પણ એમને હમ આપણા બધા વતી બોલો મોટેથી અમે અમારો સમગ્ર પરિવાર અમે હૃદયથી આપતા પુત્ર સાહેબોને અરે એમનો અવાજ જ મોટો છે <laughs> અમે વિનંતી કરીએ છીએ વિનંતી કરીએ છીએ આરજુ કરીએ છીએ આરજુ કરીએ છીએ કે કે બધા મંદિરોમાં બધા મંદિરોમાં અને ધજા વગેરે બધાની ધજા બધા વગેરેમાં રક્ષા પોટલી સાથે રક્ષા પોટલી સાથે તમે અમને તમે અમને એની વિધિ કરીને વિધિ કરીને પવિત્ર કરી આપજો પવિત્ર કરી આપજો જય સચિદાનંદ જય સચિદાનંદ બેસી જાઓ એક મિનિટ અમિતભાઈ કોણ છે બેન આપણે પાછળ રંગોળી કરી શું નામ તમારું હે તું આમ સામે ઉભી રહે અને બોલ બોલવાનું લઈને બધાને ઓળખાણ આપતા હારું આમ નહીં બધાને ફેસ કરીને એકદમ કૂદકો મારીને ઉપર બેહાશે તો જોવા દેતા ના ઘણા હોશિયાર હોય પાછી ઉચકી બેસી જાય છે ચાલો જે આ બેન છે અંજલિબેન હજુ આપતો પુત્ર સાહેબ તો ઓળખાણ પાછી એમનું એમના એમના મધર એમનું કુટુંબ આપણા મહાત્મા છે બરોડામાં અને પદ્માબેન અને સુશીલાબેન આ આપણા નિયમિત મહાત્મા અને આખું આ મહારાષ્ટ્રીયન ફેમિલી અને વડીલ વડીલ આપણા દેશમુખ સાહેબ શંકરભાઈ દેશમુખ સાહેબ શંકરભાઈ દેશમુખ સાહેબ માધુરીબેન અને માધુરીબેન દેશમુખ સાહેબ આ બધા આખું મહારાષ્ટ્રીયન ફેમિલી બરોડામાં ખૂબ જ આપણા સત્સંગમાં બધી રીતે તન મન અને ધનથી કમ્પ્લીટ આ લોકો આપણામાં સમર્પણ થયેલા છે સુશીલાબેનની દીકરી આ અંજલીબેન અહીંયા એક સુરતમાં આ ડ્રોઈંગનું પેઇન્ટિંગનું મ્યુઝિયમ હતું એ મ્યુઝિયમ આખા બહુ સારા સારા પ્રોફેશનલોનું રંગોળીનું મ્યુઝિયમ જોવા જેવું અહીંયા અમિતભાઈ જોડે વાત ચાલે અમિતભાઈ મહેનત કરી અમિતભાઈ આ મ્યુઝિયમમાં જોવા ગયા ત્યાંથી ત્રણ ચાર ફોન નંબર અને કોન્ટેક્ટ નંબર લઈને આવ્યા એ એમાં એમને જે ગમ્યું એ આંજલીબેનનું રંગોળી એમને ગમી આ કુદરતી બધું જુઓ અને પછી ફોન લાગે નહીં એટલે અમિતભાઈ એક માણસને મોકલીને એમના ઘરે અને પછી ખાલી અમિતભાઈએ કહ્યું કે અમારે પ્રસંગ છે અને દાદાનું રંગોળી કરવી છે તરત આ બેને કહ્યું કે જય સચ્ચિદાનંદ એમ કરીને એટલે અમિતભાઈ શાંત થઈ ગયા કે હવે પતી ગયો હવે થઈ જશે અમારે અને આ બેને એમ કહ્યું કે મારે આ રંગોળી કરવાના એક પણ પૈસો મારાથી લેવાય નહીં મારે આ કરવી છે અને હું ખૂબ આ મારી લગનથી કરવા માંગુ છું અને એમણે કાલે ઓણા ભાગનો દિવસ એમણે આ રંગોળી કરવામાં લીધો તેમ છતાં અંજનીબેનને અમે સમજાવીને કહ્યું કે આ જય સચિયાન સંઘની પ્રસાદી રૂપે તમે આ રાખો તમે આવડું મોટું આ સરસ રંગોળી કરી એટલે પ્રસાદી રૂપે આપણે એમને કવર આપ્યું હતું એ અંજનીબેનને આ મહેનત કરી છે એટલે દાદાજીએ હમણાં એ જ ઉલ્લેખ કર્યો કે એમની ચિત્તની એકાગ્રતા અને ચિત્તની પ્યોરિટી વધારવામાં કેટલું મોટું નિમિત્ત બન્યું અને એમનું ચિત્ત એટલું બધું હાજર રાખ્યું હશે ત્યારે એક એક વસ્તુ એમણે ઝીણી ઝીણી દાદા ભગવાનની અને કનુ દાદાજીના ફેસ પરની એ બધી એમાં બતાવી છે એ અંજનીબેન ખાસ બધા મહાત્માઓ જય સચ્ચિદાનંદ રામ સુરેશભાઈ એ પુરસ્કાર એનાઉન્સ કરો ને અંજલીબેન બોલ ને ખાસ દાદાજી અંજલીબેન સાળું કે જય સચ્ચિદાનંદ મારું નામ અંજલિ સાલુંકે છે હું લગભગ પંદર વર્ષથી રંગોળી કરું છું આ તો અમિતભાઈ અમિતભાઈએ મને ફોન કર્યો મેં કોઈ દિવસ હજુ એટલે જઉં છું ક્યારેક ક્યારેક જોધપુર ગયેલી સત્સંગમાં પણ આમ અહીંયા તો વધારે જતી નથી કેમકે મારા ટાઈમ જ નથી મળતો સ્કૂલમાંથી હમણાં મેં ભાગતી ભાગતી આવી છું અમિતભાઈનો ફોન આવ્યો એટલે અંજલીબેન શું કરો છો હું ડ્રોઈંગ ટીચર છું હું ડ્રોઈંગ ટીચર છું ડ્રોઈંગ ટીચર છે સ્કૂલમાં એટલે મને એમને ફોન કર્યો મેં કોઈ દિવસ એટલે જય સચ્ચિદાનંદ મારાથી બોલાતું નથી સામેથી કોઈ બોલે તો જ હું બોલું છું પણ એ દિવસે અમિતભાઈએ ફોન કર્યો તો ખબર નહીં મને શું થયું કે મારા મનમાં મનમાં મોઢામાંથી બોલાઈ ગયું કે જય સચ્ચિદાનંદ એટલે મેં હજુ સુધી મેં કોઈને બોલી નથી એ તો અહીંયા સત્સંગમાં આવું ત્યારે જ મારાથી બોલાય છે નહીં તો આમ સામેથી કેટલા બધાના એટલે મને કોન્ટેક્ટ ફોન નંબર ફોન આવી ગયેલા કે તમે બહુ કોંગ્રેચ્યુલેશન બહુ ફાઇન બનાવી છે રંગોળી આમ તેમ પણ અમિતભાઈનો ફોન આવ્યો કે તરત જ મારા મોઢામાંથી જય સચ્ચિદાનંદ બોલાઈ ગયેલું એટલે મને હમણાં એ જ વિચાર આવ્યો કે મને એકદમ મારા મોઢામાંથી કેવી રીતે બોલાઈ ગયું ખાસ અંજનીબેન જોધપુર દાદાજીના દર્શન માટે આવેલા તીવરી દાદાજીના દર્શન તો ના થયા ત્યારે દાદાજી નહોતા પધાર્યા પણ તીવરી આવ્યા પછી અંજનીબેનમાં ખૂબ ચેન્જ આવ્યો અને એમને પોતાને અનુભવ છે એટલે અત્યારે ખાસ એમની ઈચ્છા કે આ કર્યું છે તો મને દાદાજીના દર્શન અને દાદાજીના આશીર્વાદ લેવડાવજો રજનીબેન આપ ઉપર આવી જજો ઉપર આવી જજો આ બધી સ્ટેજ એ બાજુ ત્યાં પેલી એરપોર્ટ પર છે તમારે શું સગા થાય એરપોર્ટ પર આપણે બરોડા એરપોર્ટ ઉપર હા તે મારા ફોઈ થાય પદ્માન કોઈ થાય ઓળખી ઓળખી ઓળખી ઓળખી ઓળખી બાબુરાવ પેંડારકર ખબર છે કે નહીં પદ્માબેન ના પિતાજી કે શું સિત્તોળે સિત્તોળે સિત્તોળે વાળો છે તે ને ના પણ બાબુરાવ તો અહીંયા ખત્રીપુરમાં રહેતા નાકાર એ અમારા ભાઈજી દ્વારકાને પણ નાકાનું છે ને બધું એક પ્રેસ ચાલે છે ત્યાં આગળ એ જગ્યાએ એમની એમનો ઘોડો એમ હા એ સીધોડા એ સરદાર પટેલના ખાંચામાં આગળ જાઓ એટલે બહુ મોટો વાડો છે અને આ બાબુરાવ હતા એમનો ઘોડો પણ હતો એ સારા એમાં હતા આર્મીમાં આપણે ગાયકવાડના ચાલો જય શ્રી લે બેન જોતું રહેવાશે કે આ વખતે સરસ જાઓ સરસ સરસ બહુ સરસ આ ક્યાંથી આપણે બધા આપતા પુત્રો હસ્તે અને બધા મહાત્માઓ વતી આ એક નાનો સો પુરસ્કાર છે આપણે આપતા પુત્ર સાહેબો મહાત્માઓ બુદ્ધિ પ્રકાશજીએ નવ સૂત્રો પૂછ્યા છે એમનો ભાવ એવો હતો કે આજે પહેલે દિવસે એક ગઈકાલનું આજે બીજું અને આવતીકાલે ત્રીજું એવો ભાવ હતો પણ લેવાયા નથી લાગતા નહીં તો આજે લઈ લઈએ છીએ બે એમાંથી અને ત્રીજું કાલે લઈશું જેવો સમય હશે તેવો કારણ કે ત્યાર પછી આપણી પાસે હજુ કલાક છે એટલે આ બીજું છે સુરેશભાઈ તરફથી એ પણ લઈ લઈશું બરોબર આપણે સત્સંગ કરીએ કે સાહેબ હમ ચાલો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓમ રીમ દાદા ભગવાન પ્રગટ પરમાત્માને નમો નમો વિતરા ગાય આ પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો અમારા છે આમ તો ગુજરાતીમાં હિન્દીમાં બંનેમાં થયેલા છે તેમાંથી છે પચીસ નંબરની શ્રેણી છે એમાંથી પચીસ નંબરની પુસ્તિકા તેમાં પચીસ નંબરની શ્રેણીમાં ચોપનમું સૂત્ર હું વાંચું છું દાદા ભગવાને કહ્યું હતું કે અમે હવે નહીં હોઈએ તોય તમારી પાસે હોઈશું કારણ કે અમે કોઈ દિવસ ગેરહાજર રહીએ એવા છીએ જ નહીં હાજર થયેલા સી રીતે ગેરહાજર રહે જેનો સ્વભાવ જ કાયમની હાજરી વાળો છે સ્વભાવ કોઈ દાડો ગેરહાજર રહી ના શકે એવો હોય એક વખત પ્રગટ થઈ પ્રત્યક્ષપણે થઈ ગયો પછી એ કોઈ દાડો ગેરહાજર ના હોય આવન જવાન બેમાંથી નીકળી ગયો તે બુદ્ધિ પ્રકાશજી પૂછે છે કે આ સૂત્ર તો અજબ ગજબનો તાજો માજો પ્રગટ થયો છે એનો મર્મ સમજાય તો આફરીન થઈ જવાય જીવ માત્રમાં દાદા નજરાય બરોબર છે તમારી વાત એટલે સ્વભાવ કોઈ દાડો ગેરહાજર રહી ના શકે એવો હોય એક વખતે પ્રગટ થઈને પ્રત્યક્ષપણે થઈ ગયો એમ કે છે પ્રગટ થયો ને પ્રત્યક્ષ પ્રત્યક્ષ કોના માટે કે આપણી રિલેટિવ નંબરની ફાઇલ આપણા મન વચન કાયાની સાથે એ પ્રત્યક્ષપણે થયેલા હોય મન વચન કાયાની સાથે સાક્ષી પ્રત્યક્ષ થઈ ગયેલા હોય એટલે મન વચન કાયા એકલું કહ્યું એટલે મન વચન કાયા એકલું નથી હોતું એ અંદર બહારના બધા વ્યવહારો સાથે હોય છે બહારનો આખો વિશાળ જે ફેલાયેલો એનો વ્યવહાર છે તે અને અંદરનો એના પોતાના માટેનો પોતે જ અંદર ગુંગરાયેલો ને એવો બધો હતો એ બધો હતો બધો ઘણો બધો હતો અને તે પણ પ્રોસેસમાં છે પ્રોસેસમાં છે એટલે આપણે હાજર થઈ ગયા છે દાદા આપણે બધા જેને મળ્યા છે બધાને અને જેને પ્રાપ્ત છે દ્રષ્ટિ એને અને ના પ્રાપ્ત હોય એમને પણ આજે હાજર થઈ જાય એવા છે એ એમને આપેલા સત સાધનો દ્વારા શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સુંદર કહ્યું વીસ દોહરામાં સહુ સાધન બંધન થયા આપણે ધર્મ માટે કેટલી આરાધનાઓ સાધનોથી આની ક્રિયાઓથી આપણે ધર્મ કરવા મથીએ છીએ છતાં આજે કોઈને ધર્મ રીતે જીવાતું નથી એને સાચું બોલવું તો બોલાતું નથી પ્રામાણિક રહેવું તો રહેવાતું નથી બધું આ બધા જે ધર્મમાં કયા છે એ રીતે પણ થઈ શકતું નથી આજે સાથી સૌ સાધન બંધન થયા સાધન તો ખરી આવું રહેવા માટે હોય છે પરંતુ એ સાધન ઉડતું આપણને બંધન કરે છે બંધન કયું કે જેવા ભાવથી આપણે સાધન સ્વરૂપે હઈએ અને સાધનથી સાધનનો ઉપયોગ કરતા હઈએ આરાધનાનો ભક્તિ સ્તવન નામ યોગ કોઈ પણ ગમે તે કરીએ એ બધા સાધનોમાં એ સાધનો આપણને મુક્ત કરાવવાની જગ્યાએ આપણને જેવો ભાવ એ ભાવને અનુસાર આપણે પુણ્યનો બંધ કરાવે છે બંધ કરાવે એને મુક્તિ કરાવે એવું કહી શકાય નહીં અને હંમેશા એ જોડકું જ છે છેક સુધીનું પુણ્ય અને પાપનું જ્યાં સુધી મુક્તિ નથી મળતી જ્યાં સુધી મુક્તિ નથી મળતી મુક્તિ કોને કહી તો કે દેહ સાથેની એ તો આપણે બધા જાણીએ અને એટલા માટે આજે દાદાએ કહ્યું કે જેમને નથી મળ્યા અને દ્રષ્ટિ પણ નથી એમના માટે પણ સૌ સાધન બંધન થયા રહ્યો કોઈ ઉપાય ત્યાં સુધી બધું કર કર કર્યા કર્યું સાથી કે છે સત સાધન સમજ્યો નહીં શું કહ્યું સત સાધન સમજ્યો નહીં સત એટલે જ આ પાપ અને પુણ્યની જોડીમાંથી મુક્તિ પામેલું એવું આપણું સ્વરૂપ આત્મ સ્વરૂપ સત સાધન સમજ્યો નહીં એટલે એના માટેનું જે સાધન એ સમજાયું નથી કારણ કે મને સમજાવનાર મળ્યા નહી ત્યાં કરીએ શું ઉપાય પછી શું ઉપાય કરીએ એટલે આજે દાદા ભગવાને એ હાજર છે કઈ રીતે તો કે પોતે સત્સાધન આપીને ગયેલા છે એ સત્સાધન સત પામેલા આપતા પુત્ર સાહેબો તમને બહુ સારી રીતે સમજાઈ શકે એમ છે એટલે તમે એમના પરિચયમાં રહેજો સત્સંગ જયારે થાય તેનો લાભ લેજો અને એના માટે જે પૂછવું હોય પૂછજો એની પુસ્તક એનું પુસ્તક મળશે બધું સમજાવશે જેની ઈચ્છા થાય તે એ કે સામે કોઈને ના કે અરે લો વેચો તમે કર્યા કરો બધા એમની આગળ જે આવશે તેનું થશે કામ એવું જ ને બોલો ને પણ તમે એવર રેડી કે નહીં રેડી એવર રેડી એવર રેડી હા ખરો અવાજ આવ્યો બોલો ને તારે હા ચોક્કસ એવર રેડી બેટરી જેવા ને ઉતરી ના જાય એવા બેટરીનો <laughs> પાવર ઉતરી ના જાય એવા દાદાજી બોલ્યા પ્રત્યક્ષા એટલે પ્રત્યક્ષ એટલે સ્વભાવની સન્મુખતા એને કહેવાય પ્રત્યક્ષ એટલે પોતે પોતાને પોતાની જાતને ઓળખાઈ લો એને પ્રત્યક્ષ કહેવાય એટલે આ હેમાબેન છે તે પોતાની જાતને ઓળખાઈ ગઈ આખી ત્યારે પ્રત્યક્ષ થાય છે આખી એટલે અનુભવ પ્રમાણથી હા આ કાળમાં કળિયુગમાં આખું તો કોઈ ના થઈ શકે પણ અનુભવ પ્રમાણે અનુભવ બહુ મોટું છે અનુભવ જે કેવળ જ્ઞાનનું મોટું કારણ છે અને પ્રાપ્તિ પણ એ પ્રાપ્તિથી માંડીને બધું જ ચાલુ થઈ ગયું કલ્યાણ ભાવના ખુલ્લી થઈ ત્યારથી બધું ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલે એટલે કોઈએ કંઈક અહીંયા છે ને તે છે બોલવાનું કોઈ કારણ જ નથી મૂળ પ્રાપ્તિ થઈ એટલે બસ એમાં આગળ પાછળ એક બે એવું કશું હતું જ નથી સમજાયું બુદ્ધિ પ્રકાશ આટલી જ વાત છે પણ એનો અર્થ એવો ના લેશો કે પ્રત્યક્ષ આપણે નથી એવું બધું ના લેશો પાછા હા એવું નહીં લેવાનું આ તો સમજવા માટે કહીએ છીએ આજ્ઞા એ પ્રત્યક્ષપણે થવા માટે પોતાને પરોક્ષ સ્વરૂપે વ્યવહારથી આપેલી છે કયો વ્યવહાર તો કે નિશ્ચય સાથેનો કયો કોણ સંધ્યા તો આવી રીતે છે બધા જ આપણે પ્રત્યક્ષના પ્રોસેસમાં હોય જ જેટલું જેટલે અંશે થયું એટલું દરેકનો લાભ છે જ એમાં સવાલ જ ઉભો નથી થતો એટલે આ બુદ્ધિ પ્રકાશ આખા સમજાઈ ગયા છે જેમ સમજાવવાના પ્રોસેસમાં આવતા જાય એમ સમજાયું ને એટલે પોતાની આગળ જ પોતે ઓળખાતો થયો ઓળખાતો થયો એ સમજે બીજું કશું જ છે નહીં એટલે ક્યારેય પણ આ બધા વ્યવહારના સંબંધોમાં વ્યવહારના સંબંધોનો આપણો જેટલો ફેલાયેલો આપણો સાગર છે એ બધામાં એ સાગરમાંથી આપણે પગ તો અડેલા જ છે અને ત્યાર પછી બહુ જ આમાં બહુ આરામથી ગમે તે સાગરના આ સાગરના ઊંડાણો તો છે જ નહીં પણ એ તો બધા બહુ ઊંડાણો હોય પણ આ કાળમાં આ મુક્તિની ભાવનાવાળા બધા પામી ગયા એમને ખાસ ઊંડા એવા નથી કે જે ભટકાવે બધાને સમજાયું એવું છે આ તો સાગરની નજીક પહોંચી કિનારાની નજીક પહોંચેલા છતાં તોય કવિરાજ કે છે છબ્દ છબ્દથી તરાય નહીં શું કે છે હવે છબ છબિયા નથી તરવાના હવે છબ છબિયા નથી તરવાના નથી તરફડિયા કઈ કરવાના નથી તરફડિયા કઈ કરવા જવા માંગે છે ઓળખાઈ જવાનું શ્વાસ શ્વાસ આપણો આપણો શ્વાસ જાય શાને માટે કે શુદ્ધ આત્માના ખાતે શું કહ્યું બુદ્ધિ પ્રકાશ પછી શ્વાસ આપણને ગુંગરાવે હોય તો ગુંગરાવે એવો પણ શુદ્ધાત્માન ખાતે શુદ્ધાત્મા ખાતે બધું જાય ને એટલે બે જમાન ઉધાર બે બાજુથી એ થોડું છૂટતું જતું જાય સમજાયું ને પણ એટલું તે વખત રાખવું પડે આપણે લખતી વખતે લખતા આવીએ કરે આવું છે આમ છે તેમ છે છતાં પણ તે વખતે કેવું કે શુદ્ધાત્માના ખાતરનું લખાય છે બરાબર આટલું જોઈએ બીજું કાંઈ નહીં એવું લક્ષ જોઈએ હવે આગળનું સૂત્ર છે નવ્યાસી નવ્યાસી તપ થવું એટલે ફાઇલ નંબર એકને તપાવવી એવું નહીં પણ તપેલી ફાઇલ નંબર એકને ઠંડી પાડવી આ સમજવું છે આ સમજવું છે મને હા તપ તો કુદરતી રીતે આયા કરે છે એને તપ કહેવાય બરાબર તપ આપણે બોલાઈએ આવે એવું છે જ નહીં શું કહ્યું કુદરતીપણે ક્રમ માર્ગમાં શું કહ્યું અક્રમ માર્ગમાં બંનેમાં છે પરંતુ ક્રમ માર્ગમાં એ ઉદય પરિણામથી છે શું કહ્યું ક્રમ માર્ગમાં ઉદય પરિણામ ઉદય પરિણામથી છે કારણ કે એવા સ્ટેજ સુધી પહોંચી ગયેલા આ બધા સમજાય હાજી એ તો તીર્થંકર ભગવાન ને પણ એવું હાજી એ સાડા બાર વર્ષ સુધીનું આવેલું બધું ઉદય પરિણામનું આવ્યું એમનું બોલાયેલું નથી આવ્યું પરંતુ એમનું આમંત્રેલું જરૂર આવેલું છે એમનું આમંત્રેલું આમંત્રેલું ઇન્વાઇટેડ હા ઇન્વાઇટેડ આવે એટલે વિધાઉટ ઇન્વાઇટેડ આવે જ નહીં કઈ શું કહ્યું વિધાઉટ એની ઇન્વિટેશન નથિંગ વિલ કમ હા એટલે એમાં આરએસવીપી લખેલું છે ખરું કે પોતાની પાસે આવે ને કઈ જાય હા આરએસપી બધે લખાય છે ને ભાઈ ભગવાનના જોડે વ્યવહાર કેવો સરસ સમજાય ને એવું છે તપ એટલે આ તો દાદા ભગવાને આ કળિયુગમાં ખુલ્લું કર્યું અને આપણે સમજ્યા આજના જીવનોમાં કળિયુગના જીવનોમાં આટલી થોડીક સમજ જેને જે પછી મળી એ પ્રમાણે રહે તો અંદરથી ઘણા સુખી થઈ જાય બધા અંદરથી હા બહારના સંજોગો કોઈ કોઈના હાથમાં નથી આમાં આપણે સુખથી રહેવું ના દુઃખ કેવી રીતે દુઃખમાં સુખ એવું બધું કોઈના હાથમાં નથી એના માટે તો એવું મજબૂત અંતઃકરણ જોઈએ છે મજબૂત કે દુઃખમાં ને શોધે શું કહ્યું દુઃખમાં સુખને શોધે હા અને દાદા એ તો શોધી શોધી શોધી કાઢી પછી અર્ક આપી દીધું આપી દીધું આપી દીધો એમ ના બની શકે એમને તો એ તો શું કે પણ એમના વાત બહુ જુદી હતી બહુ જુદી હતી શું આપણને જે સામાન્ય લાગે એમના પ્રસંગો જીવનના બધા એ એમના માટે કેવા હતા એ એવા પુરુષ માટે જ હોઈ શકે એ તો એમને જ દરેકને પોતાના મન વાણી અને કાયા સંબંધીના વ્યવહારોમાં દરેકને માટે પોતાનું ચિત્રામણ હોય છે બધું જ સમજાયું એટલે આપણે આમ કમ્પેર કરીએ ના કરીએ ને એવું કઈ જરૂર નથી ફક્ત જે જે સ્વતંત્ર પુરુષ છે તેનું અનુકરણ જરૂર કરાય જે સ્વતંત્ર પુરુષ છે એનું અનુસરણ જરૂર કહેવાય એ અનુકરણ વ્યવહારથી બોલાય પણ એકચ્યુઅલી અનુસરણ છે અનુસરણ જ હોવું જોઈએ ના હોવું જોઈએ બરોબર વ્યવહાર પણ સમજશે નહીં બધા એટલે અનુસરવું એમ કે છે અનુસરવું અને અનુકરવું એ કરવા પણ આમ જાય છે સમજ્યું બરાબર પણ કે છે અમારા દાદા ભગવાને અમારું જો કાના માત્ર અક્ષર બધું સાથે એમને મશે તો એને એ આખું જગત પૂછશે કે છે આખું જગત પૂછશે પણ એવું એ રીતે હોવું બહુ સમજવા જેવું છે સમજાયું ચાલો દાદાજી કોણ નવીન આપે ઘરે કહેલું કે તપ એ પરાક્રમમાં જાય છે એ જરા સમજાવો ને તપ તપ એ પરાક્રમ ભાવ છે એમ કહ્યું એટલે તપ પરાક્રમ ભાવ કેવી રીતે કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને શુદ્ધાત્મા ભાવીને શુદ્ધાત્મા ખાતે એ પરિસ્થિતિઓમાંથી ખાસ કરીને બહુ વિષમ પરિસ્થિતિઓમાં જે વિષાદ ઉભી કરાવે ને એવી બધી પરિસ્થિતિઓ ઘણી હોય છે આપણને આવ્યા જ કરે છે સમજાયું ને એમાં એ શુદ્ધાત્મા તકે રાખી રાખી અને પ્રમાણ રહેવાનું જ્ઞાતા દ્રષ્ટા એકદમ તો તાત્કાલિક એવું બધું નહીં આવી શકે પણ એમ શુદ્ધાત્મા ખાતે એટલે મારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ખાતે બોલજો તો એમાં આપણે જ્ઞાતા દ્રષ્ટા પણ એનું યથાર્થ પણ આમાં ધીમે ધીમે આવતું જશે એને પરાક્રમ ભાવ કયો પરાક્રમ ભાવ અને બીજો પરાક્રમ ભાવ ઉદીર્ણા કે છે ઉદીર્ણા એ ટેકનિકલ શાસ્ત્રનો શબ્દ છે ઉદીર્ણા એટલે અત્યારે એનો કાળ પાક્યો નથી એટલે ફળ આપવા સન્મુખ ના થયું હોય એવું પરંતુ અત્યારે આપણી દશા સારી છે તો દશાએ કરીને આપણે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એક કલાક બેસી જઈએ કે આપણે હવે આ બધા આ એક પર્ટિક્યુલર જ્યાં આપણને બહુ બોધરિંગ કરતું હોય હેરાન થતું હોય એવી ગ્રંથિ આગળ કે આના અંગેના જે આપણે અત્યારે આપણા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની સમક્ષ એને લાવી અને એને જોયા કરીએ તો આવી એ પકી જાય છે અને ખરી પડે છે પણ એ અમુક જ ખરે હા બધા ના ખરે નિકાચિત નહીં ખરી શકે ચીકણા જેને કહીએ છીએ ચીકણા એ ના ખરી શકે એ તો ફળ આવે જ કોઈ કોઈને છોડે નહીં તીર્થંકર ભગવંતને આવે તો પછી જ્ઞાની પુરુષ બધાને આવે એટલે એ સિવાયના બીજા છે એ થઈ શકે છે એટલું હલકા હળવાપણું થયા કરે સમજાયું એ પરાક્રમ ભાવ છે બધો દાદાજી કોણ દિનકરભાઈ સાહેબ બોલો આ પ્રશ્ન આ જ્ઞાન સૂત્ર વાંચ્યા પછી મને પણ સમજવાનું મન થયેલું ઈચ્છા થયેલી આજે બુદ્ધિ પ્રકાશે પૂછ્યું એટલે વિશેષ સરળતા મારે માટે થઈ આપે કહ્યું કે તપેલી ફાઇલને ઠંડી પાડ ઠંડી પાડવી હવે સામાન્ય અનુભવ એક છે કે નિશ્ચય છૂટો પડ્યા પછી એક સામટા બધા ડિસ્ચાર્જ આવે છે વારાફરતી આવ્યા જ કરે સેકન્ડ સેકન્ડે મિનિટે મિનિટ તે વખતે ફાઇલ તપેલી હોય એકદમ એમાં બીજો તપ આવે એટલે સ્વાભાવિક રીતે વિશેષ તપે ત્યારે સમાધાન એક થાય આપે અત્યારે કહ્યું છે કે એને માત્ર જોયા જ કરવાનું જોયા જ કરવાનું કેટલું તપ્યું વધારે તપ્યું અને તપતા તપતા કંઈક આપણાથી તપેલી અવસ્થામાં કંઈક વિશેષ થઈ ગયું તો એને પણ જોયા કરવું એ ઉત્તમ છે એ તો બહુ ઉત્તમ કહેવાય પરંતુ ના જોવાય તો ત્યાં આગળ પ્રતિક્રમણ ખપે પણ એટલે એ પરાક્રમ પ્રતિક્રમણ એ હોય છે જ જોડે અને પ્રતિક્રમણોમાં પણ પરાક્રમ ભાગ હોય છે જ દાદા ભગવાન એના પર બહુ વાત છે આપતાવાણીમાં એવો આવ્યો કે દાદા ભગવાનને કોઈએ પૂછ્યું કે મારાથી કોઈને થાપટ મરાઈ ગઈ તો દાદા એ કહ્યું કે એને પણ તમે જુઓ અને પેલો સામો ઉપરથી બે મારે તો તેને પણ જોવો એટલે સપને માટે એકદમ જો આ બહુ મારો ઓછા અનુભવનો સંભાવે નિકાલ કરવામાં ઓછા અનુભવનો મારા મારી ભૂમિકા છે એટલે માફ કરે બધા પણ પણ એકદમ જો પ્રતિક્રમણનો આશરો લઈએ એ તપ આવતાની સાથે તો ઘણું બાકી રહી જાય એટલે એને પૂરું થવા દેવું તપને એ તો ઉત્તમ અને તેમાં એક કે છેલ્લે આપણે એક થાપટ મારીએ અને પેલો બે મારે તેને જોતાની સાથે પતી જાય એટલે એને માટે કોઈ ટાઈમ મર્યાદા રાખવી નહીં આપણે કહ્યું ને અત્યારે કે સમયને સરવા દો એટલે શું છે દિનકરભાઈ કે આ તપેલા ઠંડુ પાડવું એટલે મતલબ શું આશય શું છે કે આ તપ આવે છે એ કુદરતી પરિણામોથી જ આવે છે તક ઉદ્ભવે છે આવે છે તો ઉદ્ભવે છે આપ સમજ્યા એવો ટાઈમિંગ આવે છે ત્યારે એવી અંદરની પરિસ્થિતિ થાય છે આપણી સમજાયું હવે પરિસ્થિતિ થાય છે તે કુદરતી પ્રમાણમાં શું તપ એનું ઉદ્ભવતું થયું કે એ આગળનો તપેલો ભાગ હતો એને ઠંડો પાડવાનો એટલે સ્વભાવમાં ઠંડો પાડવાનું છે પરંતુ આપણે એના સ્વભાવે ઠંડા પાડવાના રીતે રહેવા દઈએ ત્યાં આગળ ધીરજ વસ્તુ એ બહુ મોટી વસ્તુ છે ધીરજ એટલે આ કાળમાં એ બહુ ખૂટે છે અને એટલા કારણે આપણે થોડાક આમ તેમ થયા કરીએ છીએ એટલે અથવા તો આ તો બહુ અંતિમ ઉપાય કયો છે વાત સમજાયું એટલે એને ઠંડુ પડવા દે એટલે કોઈ શુદ્ધાત્મા લખા દે નાખો એમ કરીને પછી એમ જ્ઞાતા દ્રષ્ટ પ્રકાશની સમક્ષ આવશે આપણે બોલી તો નાખીએ છીએ જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ બોલાય ખોટું નથી પરંતુ આ બહુ સમજવાનું છે એટલે વિજ્ઞાન જ એનું હે આપણે આગળના એક જ્ઞાન સૂત્રમાં સરસ કહ્યું છે કે મોક્ષ માર્ગમાં વ્યવહારને નિશ્ચય સાથે ને સાથે હોય પણ ક્યારે સાથે હોય નિશ્ચય છૂટો પડ્યા પછી એટલે બેનનું ડિમાર્કેશન થઈ ગયું તો વ્યવહારને માટે અથવા તો ફાઇલોનો નિકાલને માટે કશી પણ ઉતાવળની જરૂર નથી એની રીતે જ થવા દેવું અને આપણે એટલે કે નિશ્ચયથી જ્ઞાતા દ્રષ્ટા પદમાં બેસી રહેવું એ વિશેષ બહુ સુંદર છે એ તો એટલા માટે જ પરંતુ અત્યારે આપણે મસાલો એવો ભરેલો હોય છે ને કાળના હિસાબનો એવો છે આપણે જે ભરેલો એટલા માટે આ કાળમાં આવવું પડ્યું છે એમાં આ ધીરજ નથી એટલે થોડું ઉતાવળા પણ થાય છે એટલે આપણે ફટફટ માગીએ છીએ સર બધા રિઝલ્ટો આવું થાય છે સમજાયું એ તમારા જેવું ઠરેલ પણ બધાને આવે તો આશીર્વાદ આપો બધાને નહીં તો પ્રાર્થના એક છે બધા મહાત્માની સાક્ષી આપને કે આપ એવું કરી આપો કે માત્ર અમે નાતા દ્રષ્ટા પદમાં જ રહીએ અને વ્યવહારને એની રીતે ઉકેલવા માટે જેટલું તપ એમાં તો તપ પણ સામાન્ય હોય છે બેઠા બેઠા જોયા જ કરવાનું અંદર વિશેષ તો હું તપીને મોટો ભડકો થવાનો દાદા ભગવાન આમ જ હાજર રહ્યા છે આજે હાજર છે એનો મતલબ જ આ આજે હાજર છે આવી રીતે એમની હાજરી છે અને તમે અમને કહો એટલે અમારે છૂટકો જ નહીં પછી આવી રીતે અમને બાંધવા તૈયાર હોય તો મને મને બહુ પ્રેમથી બંધાવાનું ગમે છૂટકો નહીં ને હું જાણું કે મારો છૂટકો નથી ને મારો છૂટકો નથી આપ સમજ્યા આવી રીતે આપણે બધા જ આપણા બધામાં સ્વભાવે કરીને આપણે રહીને પણ કોઈમાં આ ઊંચા નીચા પણ નહીં દેખાતા ધીમે ધીમે સમજ આવશે તેમ તેમ આપણે નિર્દોષતા ધીમે ધીમે આવતી જતી જશે આપણી નજરોમાં ખ્યાલ આવ્યો ને પણ એ આ બધા આ બધો આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ અમતું નથી કહ્યું આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ સમજાયું એટલે ધર્મ મુખ્ય છે આખો જીવન અને જીવનનું બધી જ અવસ્થાઓમાંથી આપણે ધર્મમય રીતે આજ્ઞાએ કરીને પસાર થઈ શકીએ એના માટે આજ્ઞાએ તપ એક એક જાતનો પાયો છે ચોથો જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ ચારિત્ર ત્રીજું સાથે મૂક્યું કે તપ વગર ચારિત્ર ખુલ્લું થતું નથી મૂકી મોટી વાત આ છે ચારિત્ર કોને કહ્યું તો કે અંદરના ચારિત્રને ચારિત્ર કહ્યું અંતસ્કરણના લેવલના ચારિત્રને ચારિત્ર કહ્યું પરંતુ આ સામાજિક ભાષામાં લોક ભાષામાં લોક સંજ્ઞાથી છે જ કે બાહ્ય પણ અંતરનું એવું ચારિત્ર હોય તે બહાર એ શરીર ઉપર એ ઓછા ઓછા રહે જ નહીં સમજાયું આવે છે તો એનું થોડું પણ જે બધા સમજે છે કે શરીરના બાહ્ય વર્તનથી જે કે છે ને એ આ કાળમાં અપેક્ષા રખાય એવી નથી કોઈને માટે નહીં કોઈને માટે નહીં આટલું સમજવાનું છે એનો અર્થ એવો નથી કે ચારિત્ર આ કર્મ ના હોય શકે ના ના ના હોઈ શકે આજ્ઞાધર્મ બીજું કશું જ નથી એ આખું એટલું બધું શીલનો જે ભગવાને ઊંચા ઊંચો પ્રકાર કર્યો છે એટલું એ શીલ ખુલ્લું થઈ શકે છે શીલ આપણે દિનકરભાઈ સાહેબ શીલ સમજે ને શીલ એ આજ્ઞા ધર્મમાં છે આખું એટલે આજ્ઞા ધર્મ બહુ મોટો છે અને એને સહાયક રીતે શરીરને મન વચન કાયાને સહાયકરૂપ થઈ શકે આવા એકાત્મ ભાવ વગરના શરીર સાથે અંતરથી સહાયક આપણે આપણે આપણે સહાયતા થઈ શકીએ એના માટે એ શરીર પાસે સત્સાધનો કરાવવાના રોજ શરીર પાસે હા કે પણ એ શુદ્ધાત્મા ખાતે ભાઈ કરાવવાના જ આ નમસ્કાર વિધિ કેટલી અદભુત છે એ નમસ્કાર વિધિમાં આપણને બધા જ આશાતના વિરાતના પક્ષ મત આ બધાની છોડાવે એવી છે બોલો યુનિવર્સલ છે નમસ્કાર વિધિ પણ એ સમજે સમજીને કરાય તારે સમજે એટલે એનું આખું વિજ્ઞાન રીતે એની સમજ આપવી પડે આપતા પુત્ર સાહેબો વૈજ્ઞાનિક સમજ આપવી જ પડે એનું તમે ધીમે ધીમે ડેવલપ કરશો થઈ જશે અમે વાત કરશો બહુ સુંદર રીતે થઈ શકે છે ખ્યાલ આવ્યો આ સત્સાધનો તો એના શાસ્ત્રો જુદા જ થાય છે પાછા બધાને કામમાં લાગે એમ એટલે આવી રીતે નવ કલમો પણ થઈ શકે જે આપણા રોજના વ્યવહારમાં આપણને અંદરથી બહાર ચારિત્રમાં એ કરવા માટે અને બહાર આપણને કોઈને દુઃખરૂપ ના થઈ શકે એવી રીતે રહેવા માટે અને એ કલમોમાં જે છે એ પ્રમાણે ભાવના એ આજે ને આજે બધી તો ફરીભૂત ના થાય પરંતુ એમાં ઘણે ખરે અંશે આપણે સમજ સ્વરૂપે રહે ને તેમ આપણે આજ્ઞાધર્મ રહેવાનું ફાઇલથી બહુ સારું રહી શકે ઘણું સારું રહી શકે અને તેમાં શીલ આખું પ્રગટ થતું જતું જાય શીલ બ્રહ્મચર્યને શીલ કે છે પરંતુ એ તો એક બાહ્ય ભાષાથી છે અને એ અંતરમાં નહીં તો જવાય જ નહીં એના વગર તો એટલે એને અવશ્ય મૂક્યું પાંચ મહાવ્રતોમાં બહુ મુખ્ય સ્થાન આપ્યું એ આ જ કારણથી પણ બ્રહ્મચર્ય શું છે એ ભાવનાનું પરિણામ છે અને ભાવના પણ બહુ જ મોટી વસ્તુ છે ઘણી જ મોટી વસ્તુ છે સમજો અને ભાવના માટે આજની આ નબળાઈઓ બધી એના કારણે એ ભાવનામાં અટલ રહેવાય અટલ રહેવાય આ કાળમાં જે અટલ ના રહી શકાય એવામાં એના માટે શક્તિઓ માગ્યા કરવી શક્તિઓ પતી ગયું પછી તમે જીવે જાઓ પછી એ તો પાણી વહેતું પાણી સમય સમયને સર્વાદો કે દાદાજી સ્થિતિ આવે તે પહેલા અમારી દશા પેલા નારાજના જરૂર જરૂર આરબભાઈ કહ્યું કે રડવાનું નહીં બધા આવી પછી મહારાજને પૂછ્યું કે મારી તો આ દશા થઈ ગઈ તો કે મેં તમને કરડવાનું ના કહ્યું ફોફાડા મારવાનું ના થોડું કહ્યું ફૂફાળા મરાઈ જાય તો વાંધો નહીં ને સંભળાયું આજી આજી દાદાશ્રી બહુ સ્પષ્ટ કહી દઉં રામમોહનભાઈ મને ઘણી વખત કહે કે ફાઇલોનો નિકાલ કરવાનો છે ત્યારે મેં એમને કહ્યું કે નારદ એક સાપ નાગ પાસે ગયો એ બધા મેં કરડ કરવો ત્યાં નારદે કહ્યું કે હવે કરડવાનું બંધ કર તો એણે કરડ મારવું બંધ કર્યું છાલવાનો ધરમાં બેસી રહે જે આવે તે એને પથ્થર મારે નાનું છોકરું પણ એ સાપને પથ્થર મારે અને બિચારો લોહી લોહવાન થઈ ગયો અને કીડીઓ ફરવા લાગીને ખૂબ દુઃખ નારદ પધાર્યા ત્યારે સાપ કહે કે મારી તો તમારી સલાહ માની કે આ દશા થઈ જો દિલકરભાઈ સાંભળો જરા શાંતિથી આ કાળમાં આપણે બધાના વ્યવહારમાં આવું થાય એવું છે નહીં તમને કહી દઉં આ કાળમાં આપણે આવા પુણ્ય નથી લાયા આપણને આપણે પડી રહીને આપણને માર્યા કરે ને બધા એવું નથી લાયા કાળ જેવો છે તો એ કાળ જુદો હતો પણ નારદજી વાત કરે છે એ આગળના કાળની વાત કરતા હતા પણ આપણને ફાળો મારવાની છૂટ કરીને તમારું જ નથી ને તમને એ તો શું છે કે અંદરના ભડકાટો છે બધા બીજું કશું જ છે નહીં બાકી આવું કઈ આ કાળ તો એવો સરસ થઈ ગયો છે એટલે દાદા સારામાં સારો કાળ કયો કે ધર્મ માટેનો ઉત્તમ કાળ છે આ કરે તમને આજે અપમાન ના કરી શકે સમજ્યા ને આજે નાનામાં નાનું હોય તો એક જીવડું એ કરે છે તો આ તો અત્યારે વિજ્ઞાન યુગના માણસો કહેવાય બધા સમજાયું સાચી વાત છે દાદાજી કવિરાજે કહ્યું છે ચરમ ચોવીસી શામથી <laughs> એક પ્રગટ જ્ઞાની જય સચ્ચિદાન એટલે ચોવીસ શંકરો નો અર્ક અત્યારે મળી ગયો છે આભાર આટલું ત્રીજું લઈ લઉં એટલે પછી એકસો સાતમું સૂત્ર હું વાંચી જઉં છું ધ્યાનથી સાંભળજો દાદા ભગવાનનું સ્વરૂપ એ કારણ કારણ સ્વરૂપ છે બોલો

હવે કારણ કારણ સ્વરૂપ ક્યારે બને હવે કારણ કારણ સ્વરૂપ ક્યારે બને તો કે તો કે એ એક નંબરની ફાઇલ ઉપર કેન્દ્રિત થયા પછી જ બને એક નંબરની ફાઇલ ઉપર કેન્દ્રિત થયા પછી જ બને એ સિવાય નથી બનતું એ સિવાય નથી બનતું હા એ તો તમે હવે પણ મારે કઈ ચડવાનું તમે વખાણ કરો તો મને જેવું લાગ્યું એવું કઈ લખ્યું છે દાદા એનો છે રુદ્ધિ પ્રકાશજી કે કનુ દાદાજી મને એવું સમજાય છે કે આ સૂત્રનો જીવતો જાગતો પ્રમાણ હાજરા હજુ દાખલા સ્વરૂપ આપ છો આ એ લખ્યું ને આ કનુદા લખ્યું કનુદાદાજી પહેલું છે અમારે તો જમવાનું તમે છો હું અમારે સમજવાનું છો જ ને દાદાજી સારું બહુ સારું છે હવે આપણે પદ લો એટલે હવે છબ છબિયા નથી તર પડિયા કઈ કરવાના નથી તર પડિયા કઈ કરવાના હવે છબ છબિયા તલપવદસે ઘટ મૂકીની જ તલપવદસે હોટને સીવણા દો हिकमतगढ़ से तो क्या है वो क्या है उसका मतलब क्या है दिनकर भाई उसका मतलब क्या है जब कुंदकर की कीमत घटे हमें पुदगल को और पुदगल को ही कहा जाता है कि जो जीवित होता है जीवित नहीं उसको पुद्गल नहीं बोलते जीवित है उसको ही पुद्गल बोलते हैं अर्थात आत्मा की हाजिरी के साथ बिना आत्मा की हाजिरी पुद्गल जीवित हो ही नहीं सकता अगर हुआ तो जीवित नहीं बोला जाता वो तो ये लोग दुनिया में भी लोग जानते हैं साहब ऐसा नहीं बिल्कुल हाँ और जब बिना आत्मा की हाजिरी पुद्गल है उसको क्या बोलते हैं सब अच्छे ढंग से जानते हैं राम बोलो भाई राम राम बोलो भाई राम <laughs> राम, बोलो जय राम मतलब आत्मा राम चले गए तो जय बोलो राम ही बोलना पड़े क्या हाजिर हमेरे गैरहाजिर हो गए तो। हमसे हम्म? हम्म, राम नाम એટલે પૂતગલ उनकी जो जो वैल्यूएशन हमसे रखी गई थी क्या वो सभी वैल्यूएशन अभी शुद्धात्मा भगवान प्रकट हुए उनकी हाजिरी में वो, वो अपने से ही वो वैल्यू होती जाती जाए क्यों कि हमें ए जीवित पुद्गल से छुटकारा पाना है अर्थात जो जन्म मरण के चक्रावे में हुआ हुआ पुद्गल जो है उससे छुटकारा पाना है हमें जन्म मरण से छुटकारा पा लिया है शुद्धात्मा स्वरूप से फिर भी हमें ये सारा मन वाणी और काया स्वरूप हमेरा हाँ, पुद्गल है वो पुद्गल भी मुक्ति चाहता है तो पूरा हो जानी चाहिए उसकी मुक्ति अर्थात उनका पूरा व्यवहार संपूर्णता निकाल हो जाना चाहिए संपूर्णता महीना 360 डिग्रीज 360 अंश सरखा बहुत चक्रा में घूमे तो अब ये समय पर आए हैं तो पूरा हो जावे ये बात है जब व्यवहार संपूर्ण पूर्ण हो जाता है केवल स्वरूप से तब हमारा शुद्धात्मा का ज्ञाता दृष्टा भाव केवल ज्ञान स्वरूप हो जाता है क्या होता है केवल ज्ञान स्वरूप और आज वो हमेरे पोस्टर को स्टिचिंग नहीं किया गया है ज्ञानी पुरुष ने होठों को स्टिचिंग नहीं किया कि वो बोलने बंद कर दे अभी लेकिन क्या बोलते हैं वो होठ को अभी शिवना दो आप खुद स्टिच करो उसको आप खुद बिना सुई बिना स्टिचिंग का धागा कोई उससे स्टिच कर लो अर्थात शब्दातीत ऐसा शुद्धात्म स्वरूप प्राप्त हुआ है तो आपका जो व्यवहार है शब्द आधीन वहां शब्द से मुक्ति पाए हुए आप मुक्त स्वरूप इस ढंग से रहो कि उसमें आपका जो व्यवहार में वाणी से होना था वो डी वैल्यू हो जाए वो व्याणी से व्यवहार में बोलने के अधिकार का हमेरा वैल्यूएशन किया गया था वो सारा डी वैल्यू होना चाहिए बुद्धि प्रकाश जी डी वैल्यू हम्म सिचुएशन तो आएगी नहीं सह पाएंगे फिर भी अंतर से लेकिन जब उदय है संजोग है तब तो साथ साथ में नहीं कर पाते हम तो उसके पश्चात समय मिले और ऐसा संजोग ख्याल में आया उसके साथ ही वो अपने अकेलापन का अंदर से जाके उसका कुछ दवा सब कुछ कर देनी चाहिए हमें नहीं सर बिल्कुल हाँ संजोग से हुए तो तो आहिस्ते आहिस्ते संजोग के साथ साथ आपका ये बनता रहेगा ये रहेंगे और शुद्धात्मा पद से भी आप रसा करेंगे इसीलिए दी चक्खू बुलवा दो वोट को सीवना दो लेकिन आप बोलने वाले नहीं है ये रिकॉर्ड बोलती है ये तो रिकॉर्ड कौन सी कुदरती कौन सी कुदरती कोडेड लैंग्वेज वाली रिकॉर्ड बोलो क्या कुदरती कोडेड वाली लैंग्वेज कोडेड कोडेड लैंग्वेज मैना संगना भाषा हाँ ऐसी एक कोड से संज्ञा से जो संज्ञा में हम रहे थे वो संज्ञा के अनुसार ये सारी टैप हो गई है और कुदरतीपन से ऐसे सारे शरीर के परमाणु है मॉलिक्यूल्स है वो सभी टैप हुए हैं और सारा इस शरीर का एक माध्यम का भाग ही है और कुछ नहीं है हुँ? हम्म? इसीलिए तो तीर्थंकर भगवान को यहाँ नव अंग पूजा में यहाँ पूजा करते हैं उनकी कंठ की हम्म? जहां सारी रचना है वहां और जीवाधार द्वारा हम्म? तालु सब कुछ साथ में है कितने साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस है तब तो एक शब्द निकलता है और वहां दीचक को बुलवा दो तो हमें जो प्रथम दो आज्ञा मिली है व्यवहार दृष्टि और निश्चय दृष्टि उसमें वो दो आज्ञा एक साथ में तो नहीं रहती इसीलिए तो ये सब बनता है तो उसमें हमेरी रियल भाषा की भगवान की भाषा की सारी स्वाध्याय स्वरूप से अभ्यास करना चाहिए रिलेटिव जो परिस्थितियां बनती है जो अंदर अंदर वाणी के स्वरूप में भी होती है तो अंदर की वाणी के स्वरूप में हमारा ये होना चाहिए तो उसको दी चक्कू बोलवा दो बोलते हैं भगवान को भी बोलने दो भगवान के बोलने चाहते हैं लेकिन हम उनकी सुनने नहीं चाहते मांगते हम उनकी सुनने मांगते नहीं है क्या बोलते हो होता है हा? होता है दिनकर भाई क्या बोलते हो आप દાદાજી હું તો અહીંયા જઈ અહીંયા આપે કહ્યું ને બધા સંભળાતું નથી આ પરમો દિવ્ય ચક્ષુ ભૂલવા દો હોઠને સીવડા દો એમાં આપનું એક જ્ઞાન સૂચવે છે કે રિલેટિવ અંતર ભાષા જોડે રિયલ ભાષાથી ડીલિંગ કરવું એ સૂક્ષ્મ ડીલિંગ એ ભગવાનનો વ્યવહાર છે એ એ અહીંયા આવ્યું ડીલિંગ કરવાનું અને એ સૂક્ષ્મ ડીલિંગનું સમન થશે એટલે વાણી ટેપ રેકોર્ડ બનશે બસ આગે જવાનું એ ફરીથી બોલીને પછી પૂરું કરી દો જ્યારે પુતગલની કિંમત ઘટશે જ્યારે પુતગલની કિંમત ઘટશે ઘટ મુક્તિની જ તલપ વધશે ઘટ મુક્તિ तलपवद से होठने બારે અંક આવા ઝલકવાળા બહુ સુંદર નીકળ્યા હતા એમાંનો નવમો અંક છે એ ગુરુ પૂર્ણિમાનો વિશેષાંક છે બે હજાર નવની સાલનો એમાંથી પાન નંબર અગિયાર ઉપર જ્ઞાની પુરુષ શ્રીમુખે વહેલ અનુભવ જ્ઞાનવાણીના રત્ન કણિકાઓ છે એટલે કે વેપારમાં ધર્મ એના પર જ છે વેપારમાં ધર્મ વેપારમાં ધર્મ એટલે આજે આ દાદા ભગવાનથી પ્રાપ્ત આપણે સૌને જે ઉત્તમ જીવન વ્યવહાર કળા મળી છે જેમાં બધા બોધ સ્વરૂપે આપણે બધા જીવનના મન વાણી કાયા સ્વરૂપે કરીને નાના હિસાબોએ કરીને બધા વ્યવહારો આપણા બધા છે એની અવસ્થાઓ છે એની પરિસ્થિતિઓ છે એ બધામાં આપણી બોધકળા ખીલતી જતી જાય બોધકળા જેમ જેમ ખીલતી જતી જાય એની સાથે સાથે પેરેલલ જ જ્ઞાન કળા ખીલતે ખીલે જ છે એટલે કે ભગવાનની ભાષા ખુલતી જતી જાય છે એના માટેના સૂત્રો છે એટલે એમની ભાવના છે આ લઈએ આપણે સાથે છે તે આપના અનુભવ જ્ઞાનવાણી સૂત્રો છે જગતને કોમન પીપલને વર્લ્ડને બહુ જ ઉપયોગી છે તો સાદા વેપારીને પણ સમજાય એની ડેલી લાઈફમાં અને છેવટે એનો મર્મ પકડાય તેવો સત્સંગ આ હોલમાં ઘણા મુમુક્ષો સાથે થાય તો એવી ઈચ્છા એમાં લઈએ આપણે બધા લેવાના ચાલો પેલું વાંચું છું હા વેપારમાં ધર્મ બોલો હવે કોને વેપાર શબ્દ લાગુ નથી પડતો બોલો તમે બધા વેપારમાં શબ્દ લાગુ ના પડે એવું કોકતો હશે કે નહીં ના છે બધા જ જીવવું એટલે જ વેપાર બોલો શું કહ્યું જીવવું એટલે જ વેપાર એટલે તમને શું લાગે છે ના જેવું લાગે છે કે હા જેવું હા બધા એ વેપારમાં ધર્મ જોયો છે સમજાયું ને એટલે જીવવું એવો વેપાર એ ધર્મ છે हमारा जीवन वही व्यापार है वो धर्म है ऐसी समझ में हमें आवे तब ही हम लक्ष्मी जी का कभी भी उपकार लक्ष्मी जी का सही स्वरूप वो समझ लेंगे लक्ष्मी जी का सही समझ स्वरूप कायदे कानून क्या है वो हमेरी समझ में आएंगे वो कॉम्प्लेक्स नहीं है आज की मनुष्य की दुनिया के ये न्याय शास्त्र के कायदा पोथी के कायदे है ऐसा नहीं है वो बिल्कुल सादे कायदे सीधे है और मनुष्य ये કળિયુગ में व्यवहार में वहां का जड़ और हमेरी मान्यताओं से हम वक्र है वक्र हम्म? सीधेपन नहीं है उसमें इसलिए वक्रता बोलते हैं ऐसा हालत हो गई है सब जीवन में और उसीलिए सब अंतर से शांति चाहते हैं उसका सूत्र बोलते हैं दादा भगवान ने कहू के व्यापार में धर्म जइए धर्म युक्त व्यापार हो तो ते धर्म लक्ष्मी से क्यारे दूषित नहीं થાય એટલે અમારું જીવન જીવન વેપાસ સ્વરૂપ અમારું જીવન ઓ સارا જીવન વેપાર મે ઓ સارا જીવન કા વેપાર જો અવશ્ય જીવન નિભાવને કે liye લક્ષ્મી પરી આધારિત હે phir bhi वो धर्म के साथ होंगे तो लक्ष्मी जी को अर्थात द्रव्य को सही भाषा में वो समझ लेंगे और उसका आदर सही ढंग से करते रहेंगे कि जिसके कारण उनका अनादर कभी भी न हो अनादर अनादर महीना किसी भी भाव से जैसा जीवन में अनुभव आते जाते हैं व्यवहार के उसमें उसमें लक्ष्मी जी लक्ष्मी जी बस वो मेरे चलाई नहीं है वो कुदरत से आती है कहा जाती है किसके पास आती है तो जिसका मन जिनकी वाणी और जिनकी काया का व्यवहार वो भावनाओं से भी आज एक कलयुग में भले द्रव्य से नहीं लेकिन भावनाओं से भी बिन चोरी वाला हो क्या बताया हाँ तो भावना में है फिर भी ऐसा ये मन वाणी और काया के व्यवहार से होना इतना आसान नहीं है लेकिन भावना होनी चाहिए और भगवान भगवत प्रभु हे भग, दादा भगवान अगर मानते हैं जिनको मानते हैं उनको उनके पास शक्ति मांगो और लक्ष्मी जी की यंत्र आराधना बहुत कर लेते हैं श्री यंत्र करते हैं वगैरह लक्ष्मी आने के लिए मांगो खुद लक्ष्मी जी के पास मांगो शक्ति कुदरत है कुदरत है और सारा मनुष्य जीवन और मनुष्य जीवन का व्यापार वो कुदरत संलग्न है क्या बताया कुदरत संलग्न संलग्न है कुदरत उनसे अलग नहीं है और खुद कुदरत से अलग नहीं है ऐसी संलग्नता है संलग्नता इसीलिए बताया दादा भगवान ने कहू के व्यापार में धर्म जुए धर्मयुक्त व्यापार हो तो ते धर्म लक्ष्मी धर्म लक्ष्मी थी क्या दूषित नहीं था कहो लक्ष्मी वांछना वाली लक्ष्मी कि क्यों हमारे पास नहीं आती आती है आई है तो चली क्यों जाती है ये इसी प्रकार की अंतर की लक्ष्मी के प्रति हमारी जो रीति नीति है जीने जीने की वो और उसमें आशाधना विराधना सब कुछ हो जाता है लक्ष्मी जी का लक्ष्मी जी का आदर कहां रहा उसमें रहा ही नहीं हुँ? हम्म? जिसके पीछे अनादर है वो आदर नहीं कहा जाता आदर तो आदर ही होता है दूसरा सूत्र व्यापार मात्र धर्मति शोभे વેપાર થી ધર્મ ક્યારેય ના શોભે બધું બરોબર છે બોલો બધા સાચું આગળ જઈએ જે દિવસે વેપારમાં ધર્મ આવશે તે દિવસે ધર્મ લક્ષ્મીના પ્રભાવમાંથી મુક્ત થઈ જશે તમને બધા લાગે છે કે બધા બોલ ના તો ઘણા નથી લાગતું ના એમને કહા કે આવા ખાતર નહીં આવે સાચે સાચું કોને હે મીતા તો બોલતી નથી હે મારી પેલી કઈ કઈ દીપી તું બોલ ને ઓ ગુજરાતી શીખના પડેગા હિન્દી મેં બોલું ઘરે ગયા બહાર ગયા સર એટલે જે દિવસે વેપારમાં ધર્મ આવશે તે દિવસે ધર્મ લક્ષ્મીના પ્રભાવમાંથી મુક્ત થઈ જશે શું લક્ષ્મીનો પ્રભાવ કયો તો કે માલિકે પણ અમારો અને લક્ષ્મીના પ્રભાવમાંથી મુક્ત થયેલો ધર્મ સ્પિરિચ્યુઅલી બધાને કામમાં લાગશે એટલે એવું જીવન જેનું હશે બધાને કામમાં લાગશે બોલો પછી એ મોટા ચક્રવર્તી હોય કે સામાન્ય માણસ હોય રસ્તે ચાલતા બધામાં ફેર નથી પડતો આપણાથી કોઈને દુઃખ થાય તો વેપારમાં ધર્મ ના રહ્યો કહેવાય પણ આપણાથી કોઈને સુખ થાય તો વેપારમાં ધર્મ રાખ્યો કહેવાય એ ઉધારી ધંધામાં એ ધર્મ થયો ઉધારી સાથી ગયો કે આ કળિયુગનો આપણો છે ધંધો એટલા માટે કળિયુગના બધા ધંધાનો ઉધારી ધંધો કયો છે શું કળિયુગના ધંધામાં બધો આપણું જીવનનો વેપાર ઉધારી ધંધો કરશું વૃદ્ધિ પ્રકાશજી આપ ક્યાં બોલતે હૈ સહી બાત હૈ અમારે દિનકરભાઈ સાહેબ साहब બોલતે હૈ हैं हाँ? सभी का नहीं नहीं पार्लियामेंट નહીં ऐसा नहीं <laughs> અચ્છા ઠીક કેમ આપની એક વાત કહું આપણે રાણક મેને બિઝનેસ શરૂ કર્યો હતો અમેરિકામાં આઈસ્ક્રીમનો ધંધો શરૂ કર્યો હતો અને ત્યારે કઈ સાલમાં હિન્દી મેં બોલો हिंदी में बोलो हमारे हमारे राधे राधे साहब आए हैं दा, दादा आ, दादा हम, हम अमेरिका में थे हम अमेरिका में थे तब दादा भगवान वो तो याद नहीं है दादा मेरे अच्छा हमें याद नहीं है इसी साल में <laughs> वो प्रसंग मुझे याद आया इसलिए मैं बोल रही हूँ अच्छा, ये बोलो तो वहाँ दादा भगवान भी थे और उसकी जो लड़के दादा भगवान के लड़के उसकी बहू का बिजनेस था वो आइसक्रीम पार्लर था आइसक्रीम बेचता था तो हम लोग जाते थे तो दादा आप बोलते थे बिजनेस तो बड़ा नहीं है अभी बिजनेस पैसा कुछ आता नहीं था तो फिर भी बोलते सब महात्मा लोग को खिलाओ खिलाओ खिलाओ खिलाओ सब खिलाओ खाए पी खिलाई दो खिला दो खिला दो मैंने बोला कि दादाजी ये सब महात्माओं को खिलाएगा तो वहां तो पैसा चाहिए ना किराया करने का ये करने का ये करने का तो आ जाएगा कैसे बिल्कुल बिल्कुल सही बात ये तो दादा ने तो सब मिलने का योग आज बड़ा अच्छा है और नहीं आए तो भी आज उनकी समझ है दादा हाजिर ही है सबको समझ लेना चाहिए ये सब अच्छा आगे बोलो आगे जाओ धर्म वेचा ही नहीं धर्म बिका जाता नहीं है वेचा यानी धर्म ना कहवाए जो बिका जाता है उसको धर्म नहीं बोलते धर्म तो वह चाय धर्म वो सभी में आपस में एक दूसरे से बांटा जाए Vechai means to sell and Vechai means to distribute. धर्म का स्वभाव डिस्ट्रीब्यूटरी है कॉमर्स का नहीं है ऐसा ही है ना सब योगेश जी बोलते नहीं है परेश जी क्या बोलते हैं आप पक्का बोलो ना अच्छा आगे व्यापार और लक्ष्मी दोनों संलग्न है जुटे हुए लक्ष्मी हो वहां व्यापार होना ही होएगा ही और व्यापार जो है वहां लक्ष्मी होगी ही लक्ष्मी जी लक्ष्मी बोलते हैं लक्ष्मी जी आदर से आगे व्यापार महीना क्या तो कहे जीवन बोलो लेना क्या जीवन जीवन कौन सा जीवन बोलो कौन, सा जीवन? तो कहे संसारी जीवन तो, तो कहे संसारी जीवन बस ये व्यापार हम्म? संसारी महीना मन वाणी और काया स्वरूप व्यवहार के साथ वाला आगे जाओ व्यापार में कायदाओं से रहे रहे व्यापार में कायदाओं से रहते हुए कायदा का उल्लंघन न होते हुए इस ढंग से अपना खुद का मन वचन का क्या व्यवहार में किसी को भी किसी को भी हमसे दुख न हो होए ऐसा रहना ये व्यापार बोलते हैं उसको दादा भगवान ने बहुत आसानी से समझाया है एक थोड़े से सूत्र में कि सुबह निंद्रा से जागृत होते ही सब दही सुबह की क्रियाओं से मुक्त होते ही ताबड़तोप जिनको जहां मानते हैं वहां बैठ जाना चाहिए और जो इष्ट देव इष्ट देवी कहा है उनके सामने बैठ के अगर दादा भगवान के सामने बैठे तो सभी आ जाए उनके आ गया सभी आ गए सब भी आ गए सभी धर्म के सभी मान्यताओं के देव देवियां इष्ट इष्ट देविया बस सब आ गए तो उसमें उनके सामने बैठ के ऐसा सूत्र छोटा सा बताया है कि हे दादा भगवान हे शिव जी हे कृष्ण भगवान हे माता अम्मा माता जो माने तो इसको आज इस अभी से रात्रि के निंदाकार के समय तक जो व्यवहार में हम आएंगे वो सभी व्यवहारों में हमसे किसी को भी घर में या बाह्य व्यापार में व्यवहार में किसी को मन से हमेरे मन से हमेरी वाचा वाणी से और हमारे काया शरीर के व्यवहार से बर्तन में किसी को भी दुख न प्राप्त हो किंचित मात्र दुख न प्राप्त हो न प्राप्त हो न प्राप्त हो न प्राप्त हो न प्राप्त हो ऐसा पांच दफे बोल देना पीछे सारा दिन में काम में लग जाओ कहां भी घर में घर में व्यवहार में रहो बाहर जाओ सब जगह सब जगह हमने हमेरी हाजिरी रख दी भगवान के आगे हाजिरी रख दी और पीछे सारे दिन में हमें काम में रहे तो हमें हमेरी जो हाजिरी रखी गई थी भावना से वो हाजिरी में कहा गलत आया है क्षति आई है वो देख लेना है रात्रों को निंद्रा के समय वो सुधार कर लेना है कभी ये गलत नहीं करेंगे हम शक्ति आपकी है सब आप मुझे शक्ति प्रदान करना इतने करके सो जाओ और सारा निंद्रा काल के दरमियान भी ऐसे ही भावना से सो जाओ निंद्रा का से जागृत हुए सब देख लो निंद्रा काल में कुछ ऐसा हुआ तो मालूम पड़ेगा एकदम नहीं पड़ेगा आहिस्ते आहिस्ते पड़ेगा तो उसका भी सब गलती निकाल दो शक्ति मांगो कि फिर से ऐसा हम नहीं करेंगे और दिनकार में ये बहुत अच्छा बताया है हम्म, ये कलयुग में मुक्ति पाने का शरीर के साथ व्यवहार के साथ ये सबसे उत्तम उपाय बताया है दादा भगवान ने व्यापार क्या है तो कहे शरीर टिकने के लिए जो प्रवृत्ति बनती रहती है वो सभी व्यापार बन जाता है लेकिन हम अकेली लक्ष्मी उपार्जन के लिए ही प्रवृत्ति करते हैं उसको ही व्यापार समझते हैं ये अपनी बड़ी मोटी भूल है ये सूत्र है हम्म सूर्योदय સહી હે બોલવાનું આપો એમને આ બધા નજીકમાંથી લઈ લો ને જોડશે આ સૂત્રમાં જે કોમન ભૂલ થઈ રહી છે એ જગતને સમજાવવા માટેનું દાદા કઈ માર્ગદર્શન આપો ને કેવી રીતે હા हमेरा दैनिक जीवन में हर एक को बहनों को या भाइयों को किसी भी हो वो जीवन में हम ये शरीर टिकाने के लिए सो जीवन जी रहे हैं अगर बहनों हैं तो अपने घर के व्यवहार में है हम्म वो बोलते भी है कि हम ये हैं उनका कार्य और उसका कार्य का क्षेत्र वो बता देते हैं हम्म हम बता देते हैं लेकिन भगवान की भाषा में धर्म की भाषा में उनको बोलते हैं कि धर्म पत्नी क्या बोलते हैं ये दादा भगवान ने बड़ा अच्छा समझाया हम्म? आप तो पुत्रों को ऐसा समझना चाहिए कि हमारी प्रकृति है वो हमारी धर्म पत्नी है <laughs> वो तो छोड़ेगी नहीं पत्नी का अर्थ ही यही है कि आसानी से छोड़ने वाली नहीं है <laughs> तो वहां बहुत संभाल के व्यापार में रहना चाहिए हम्म, मैं बोलता हूँ लेकिन मुझे बहुत अच्छी ढंग से मालूम है कि मुझे कहीं ना रहना चाहिए आज नदिया આ એટલે જ अंदर से हम दोनों समझ गए अंदर समझ गए हम लोग भी समझ गए <laughs> શું કહ્યું એમને હતું ને છે બે નથી નથી અવાજ નથી આવતો एक समस्या पैदा हो गई आपने कहा कि दिव्या अपना पुत्रों के लिए उसकी पत्नी धर्म पत्नी है तो हम महात्मा के लिए हमारी तो प्रकृति क्या है આપતા पुत्रों के लिए हमारी ऐसी धर्म पत्नी महीना धर्म पत्नी महीना वो हमेरे परम विनय के लायक आदरणीय है आदरणीय दिल मन से वाचा से और व्यवहार से तो ठीक है तो दादाजी उनका प्रश्न ये है कि महात्माओं की खुद की प्रकृति उनके लिए क्या है महात्मा की उनकी प्रकृति उनके लिए फाइल है व्यवहार का हिसाब है अच्छा पूरा ये हमारे लिए स्पेशल आज्ञा है <laughs> वो तो कोई भी साधु संन्यासी हो तो उनको होना और सभी ऋषि मुनियों ने त्यागियों ने योगियों ने अच्छे अच्छे योगियों ने यही बात बताई है यही बात बताई है हमारे ऋषि मुनि सारा व्यवहार के साथ थे फिर भी उनकी ब्रह्मचर्य भावना बहुत अद्भुत थी इसीलिए तो सही लोग उनके पास जाते थे आप जानते हैं हम्म कृष्ण जी सुदामा जी के पास गए कि नहीं हम्म राम श्री राम वशिष्ठ जी के पास गए कि नहीं ये बात है समझे अगर यही भव में प्राप्त जीवन में ऐसे गुरु और जिनके पास अर्पण है ऐसे होने और उनके पास जाना ऐसा तो एक अपवाद स्वरूप एक ही जीवन है एक ही जीवन है वो संबुद्ध बोला जाते हैं स्वयं बुद्ध स्वयं बुद्ध कि जिनको आगे मिले हैं लेकिन कुछ मिसिंग लिंक कड़ियां खुट गई है इसीलिए आए और आए तो आज अं-, अंदर से तो हो गए लेकिन खुद से प्राप्ति से नहीं है स्वयं बुद्ध ऐसे तो अपवाद होते हैं और नियम से जो होते हैं वो तीर्थंकर भगवंत होते हैं क्यों कि उन उन्हीं को तीसरे भव में ये प्राप्त हो गए और वहां से ही वो खुद ही अपने आप अपने जीवन व्यापार में दिव्यता से जीवन का धर्म सीखते आए सारा व्यवहार में अब समझे अत्यंत सुखपूर्ण व्यवहार में उच्च देव गति में जाते हुए भी यही रहा खाता शुद्धात्मा का ही रहा समझे आज प्रखर जीव है राम के प्रतिस्पर्धी आप समझे दोनों उच्च कक्षा के थे तो वो भी गए नीचे फिर भी यही खाता है शुद्धात्मा का आप कैसे जानेंगे सातवीं में है नीचे फिर भी ऐसा है ये बहुत ये तो एग्जाम्पल्स है लेकिन समझने के लिए हमें बहुत काम में आते हैं आज का व्यवहार में जो व्यवहार कुछ ऐसा बिगड़ने वाला नहीं फिर भी हम छोटी छोटी बातों में हल जाते हैं दिनकर भी साहब आप समझे कि नहीं एक बात नक्की है निश्चित है कि किसी का भी श्वसन क्रिया बंद होनी या चालू होनी उसका सारा क्रमबद्धता और काल बद्धता वो है बिल्कुल व्यवस्थित है प्रत्येक लाइफ के लिए बिल्कुल आप समझे उसको डेस्टिनी नहीं बोला जाता क्या भाग्य नहीं बोला जाता लेकिन एक कुदरती निर्माण और कुदरती निर्माण में सारा कुदरतीपन से सारा विश्व और विश्व का व्यवहार व्यक्ति और व्यक्ति का व्यवहार बनता रहता है वो ऐसी सबके व्यवहार बनते रहने के लिए की शक्ति एक है ना व्यवस्थित शक्ति ये दादा भगवान की अद्भुत शोध खोड़ है अद्भुत सारा व्यवहार में सभी विश्व को सभी महीना कौन सा तो ए एम पटेल रूपी अंबालाल गुरजी भाई पटेल स्वरूपी देह और देह के अंदर वो बचपन से ही सारा जीवन संसार व्यवहार कहीं कहीं तरीकों से वो सब ऑब्जर्व निरीक्षण करते करते सबके साथ क्यों कि उनको आगे मिल गए थे उसकी उसमें ही आए हैं कितने अवतारों से कितने अवतारों से आए हैं ओ तो आज जन्म से ही उसकी लिंक चालू है तो बहुत अद्भुत है अद्भुत इसलिए तो अवतारी पुरुष कहे वो लिंक चालू होते होते भी चालू व्यवहार में भी वो उनका सारा आत्मलक्षी व्यवहार गया संसार का व्यवहार होते हुए भी और सभी संसार के व्यवहारों में सभी संसारियों के साथ व्यवहार में व्यवहारियों के साथ परिचय में आते होते निरीक्षणता से आए बचपन से सात आठ साल की उम्र से दिनकर भाई साहब हम्म बोलो तभी तो ये पचास के साथ पचासवे साल में ये भगवान अपवाप खुले हो जाते हैं कि अभी ये मेरा ठिकाना ठीक है कि जहां अभी हम खुले हुए खुले भगवान भी खुद परमानंद सुन ये ठिकाना ठीक है दादा भगवान ने टेस्ट कर लिया कि भाई क्या ये मामूली में अब आपको और कोई जगह मिल जाओ नहीं आपको क्योंकि तो नहीं हमें ऐसा ठिकाना मिलता नहीं हमारी बहुत हमारी हमारी तो भावना हम तो खुद ऐसे ही है कि जो कुछ हमें खुले होने दे तो हम खुल हो जाए ठिकाना ठिकाना कौन सा ये मन वाणी और काया व्यवहार स्वरूप का ठिकाना ऐसा ठिकाना वाला घर चाहिए ना उसको दिनकर भाई क्या बोलते हैं आप समझे ना इसी बात है इसीलिए बहुत अद्भुत हम पुण्यशाली है भाग्यशाली है कि हमें दादा भगवान का अवतारी स्वरूप हमें सभी आज के कलयुग के काल के जीवों को प्राप्त हुआ है केवल भारत को नहीं लेकिन सारा विश्व को और यही विज्ञान दादा भगवान की खुद की भावना की सारा विश्व के कोने कोने में वो प्रसरेगा और जिसका जो भाग्यवान है उसको प्राप्त हो जाएगा प्रसरेगा जरूर प्रसरना जरूर है समग्र भाव से और प्राप्त होना हरेक हरेक अपने हिसाब से है बुद्धि प्रकाश जी ठीक है ना बोलो टाइम हाँ टाइम ટાઈમ થઈ ગયો એક બે ચાર મિનિટ લઈ લઈએ ત્રણ છે બાકી હવે अरस परस का व्यवहार उसी को ही कुदरती व्यापार कहा अरस परस का व्यवहार म्यूचुअल एंड म्यूचुअलिटी वाला जीवन उसको ही नेचुरल व्यापार कॉमर्स बताया राधे साहब कहा गए इज इट करेक्ट બોલો ને જો ગીવ ધ માઇક ત્યાં જ મૂકી રાખો ને વોટ ઇઝ ધ ક્વેશ્ચન દાદા म्यूचुअल व्यवहार म्यूचुअलिटी वाला उसी को ही नेचुरल व्यापार बताया व्यापार मीन्स कॉमर्स mutual living or no? It is. Huh? 100%. It's a natural. Correct. और जो लिविंग हो रहा है उसको कॉमर्स बताया व्यापार व्यापार शब्द समझते हैं आपने दैट्स राइट नो कॉमर्स विदाउट लिविंग बीइंग्स ट्रांसैक्शन हैज टू टेक प्लेस विद लिविंग बीइंग्स वेरी गुड वेरी गुड अच्छा आगे का सूत्र बोलते हैं धर्म का अर्थ यही है कि पॉजिटिव दृष्टि से सारा जीवन और जीवन का व्यापार होना पॉजिटिव दृष्टि से उसी को ही धर्म बोलते हैं उसमें तो दिक्कत नहीं है समझने में डॉक्टर राधे राइट right? positive drishti. Positive. Positive drishti means viewpoint, and the viewpoint is always inside, internal, not expression wise. Huh? The moment expression wise हो जाता है तब ये व्यू पॉइंट में व्यू पॉइंट के सही अर्थ में नहीं रहता सुरेश भाई व्यू पॉइंट इसीलिए तो आज्ञा व्यू पॉइंट की दी गई है डॉक्टर राधे क्या बताया व्यू पॉइंट हाँ भाई रिलेटिव बताया तो उसमें क्या हुआ सारा व्यवहार नहीं आ गया क्या बोलो पूरा व्यवहार हाँ, पूरा पूरा लाइफ का आया ने अगर पूरा व्यवहार आया तो व्यवहार एक ही एक ही टाइप का है क्या कितनी डिफरेंट टाइप से है हुँ? जो सबसे बड़ी टाइप ये शरीर का व्यवहार की है उससे कम वाणी में है और उससे कम तो बिल्कुल कम मन में है ऐसा क्या है क्या है बोलो उल्टा तो उल्टा कर लो <laughs> दादा ने बताया उल्टा को उल्टा करो तो अच्छा हो जाता है <laughs> सीधा हो जाता है सीधा हो जाता है आगे का नीति वो सिंसियरिटी है हाँ। और नियम वो मॉरालिटी है दीज आर दी बेसिक फाउंडेशन आज के जीवन के व्यापार के व्यवहार सभी व्यवहार में व्यापार के धर्म में आज, आज का मनुष्य का कलयुग में नीति वो सिंसियरिटी है और नियम वो मॉरलिटी है हुँ? बोलते हैं ना आई एम मॉरली रिस्पॉन्सिबल क्या बोल हाँ, ऐसा बोलते हैं ना हम right. कोई बोलते इतना क्या कर दिया क्या पड़ी इतना क्यों ऐसे नहीं आई एम मॉरली रिस्पॉन्सिबल दैट इज साइड inside. और लास्ट वन नीति वो ही धर्म है लेकिन ये एकदम आसान से सबके सबसे एक्सेप्ट नहीं होगा ये काल में कलयुग में इसीलिए वो सूत्र समझने के लिए नीति और अनिति की पुस्तिका आपता पुत्रों से प्रकट हुई देख लेना चाहिए देख लेना चाहिए सभी को जिसने नहीं मालूम हो तो अभी हो गया सब हम्म तो आपका गीता सुरेश भाई ने दी है हमें और बुद्धि प्रकाश जी के सूत्र है वो कल ले लेंगे चलेगा शाम को आपके छह सूत्र और गीता इतना कल, कल काम कर लेंगे बाकी पद सांझे आज सांझे आएंगे ना जरूर आएंगे आज सांझ में थोड़ू થોડું લઈશું અમે સાંજે ચાર થી સાત પદની રમઝટ ચલાવવાનું હા ચાર થી સાત છે રાખો ભાઈ દાદાજી તમે દાદાજી હા કોણ મે આઈ સે અ શોર્ટ રાધે Dr. ડોક્ટર રાધે Bolo. Yeah. what we have to say is we vyapar is always looked as loss and gain my in the vyavahar right right that's not what we should do loss and gain is not positive negative if you but, look at if you look at your loss as somebody else's gain Then only you can see positive. Very good. That is called Vyapar. Wonderful, wonderful. ये सूत्र है उसका नोट डाउन होकर लेना भाई तो આજે એનાઉન્સ કરી એનાઉન્સ કરો અત્યારે આપણે પ્રસાદી પછી અઢીથી સાડા ત્રણ કીર્તન ભક્તિ અહીંયા એ પછી ચાનો વિરામ અને પછી ચાર થી સાત ચાર થી સાત પદ થોડો સત્સંગ અને પૂજ્ય દાદાજીનો પૂરેપૂરો સત્સંગનો લાભ ચારથી સાત પછી દાદાજી ફક્ત દસ મિનિટ માટે અમિતભાઈની દીકરી અંકુરીએ એક પદ ઉપર નૃત્ય તૈયાર કર્યું છે કારણ કે આજે કાલે આવતીકાલે બધા બપોર સુધી જ છે હા કરી શકે સાડા છ સુધી રાખીને આપણે દાદાજી અડધો કલાક આપણે બીજું અહીંયા આગળ અહીંયા આપણે સ્ટેજ ઉપર આપણા બધા માટે ભગવાનનું आत्मरंजन था है ना माटे बहुत सुंदर बताओ हां और दादा जी आवती काले बपोर સુધીच छे आवती काले बपोरे 12 बजे साडा 9:00 થી 12 એ વાત કરી હવે અમે ડોક્ટર રાધે ઓ દિલ્હી સે આયે હે ખાસ કરકે સબકો એ સત્સંગ મે ઓર મંદિર કે લિયે તો બી મંદિર કો ઓને જาระ જરૂરી હે તો હમ ઉનકે સાથ જાતે હે ઓર શ્રમ કે સત્સંગ મે આ જાયેંગે કરી થોડા 9:00 બિલકુલ ચાલો જય સચ્ચિદાન જય સચ્ચિદાન નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અર્યંતાણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વાયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ લોય સવ સાવણમ નમો લોય સવ સાવણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો વપા સવ વપા મંગલાણમ ચ સવેસીમ મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ પરમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાન જય સચ્ચિદાન દાદાજી એક વાત દાદાજી અને રજનીભાઈ કનુભાઈ એમના નિમિત્તે આ સત્સંગ દર વર્ષે ગોઠવાય છે આ વખતે દાદાજી લકીલી ના પાર્ટનર રાજેન્દ્રભાઈ જગુભાઈના પાર્ટનર રાજેન્દ્રભાઈ એમના જમાઈ દીપેન શાહ એ શેર બજારમાં બહુ લીડર છે અહીંયા એમણે મને અને મોહનભાઈ ને પ્રોમિસ આપી કે દર ત્રણ મહિને એવા એવા એજ્યુકેટેડ પીપલને ભેગા કરીને આપણે બે કલાક માટે પણ સત્સંગ આપશું આપણે અને એ દીપેનભાઈ સારી રીતે હેન્ડલ કરી શકશે એટલે મોહન મોહનભાઈ જોડે દીપેનભાઈ આત્મપુત્ર બધા જે આવી શકે જે આવશે એમાં એટલે તમે ગ્રુપમાં આવી જવાનું હા બધા હોય કામમાં નવું ગોઠવજો નવાને એ રીતે જરૂર કરજો સુરત વાળાને સુરત વાસીઓ અને સુરતના સુરત ની રમણીઓ અને લાલાઓ બધા પામે શું કુર્તી લાલા ગજ ગજાવાનું છે એટલે જેમનું ભાગ છે બધું થઈ જશે તો પહોંચશે પણ એમનો ભાવ આવો છે અને હેતુથી જ આટલો સત્સંગ ગોઠ્યો છે એમને હા કે બધાને પહોંચે હેતુથી જ દાદાજી કનુભાઈ કે છે ત્રીજી જાન્યુઆરી એ સાડા સાત વાગે લાયન્સ ક્લબ જોડે સત્સંગ રાખ્યો જ છે એ આપ આવી જવાનું સાડા સાત થી સાડા નવ એટલે કે તમે અત્યારે જાહેર કરી દેજો એમ જરૂર સાડા સાત થી સાડા નવ લાયન્સ ક્લબના તમે તમે એનું જરા ઇન્વિટ છપાવજો ને ઇન્વિટેશન મોકલી અને એમને ખાસ પેલું આપતા પુત્રો અઠવાડિયા અગાઉથી જણાવજો એમનો બીજો પ્રોગ્રામ હોય ને તો ગોઠવે ના ચાલો કરી દઈશું હા ખાસ મહાત્માઓ ધ્યાન રાખજો મોહનભાઈ આ રજનીભાઈ સુરત અને કનુભાઈ એમના નિમિત્તે આ પ્રસંગ આપણને દર વર્ષે લાભ મળી રહ્યો છે ખાસ લાભ તો પૂજ્ય દાદાજીનો અહીંયા બે અઢી દિવસ રોકાવાનો જે થાય છે એમાં આ મુખ્ય નિમિત્ત મોહનભાઈ રજનીભાઈ અને કનુભાઈ એટલે ખાસ દરેક મહાત્માઓ પ્રસાદી પછી પાછું અઢીથી સાડા ત્રણ અને પછી ચારથી સાત